ગમે તે બધું થાય પણ અંતરાય પડી જાય હવે જમ- જમવા ખાલી તો બેઠા હોય અને થાય એ બધું તૈયાર થઈ ગયું આ કામ દાદા બે હતા હવે સવાર જગા ઉઠવા પડે આપણે બધું ઉઠવું. આ કોલિયર ના રહેવાય એ અંતરાય છે અને અમુક પ્રકારના અંતરાય કે કાર્ય થયેલું અને અમુક પ્રકારના અંતરાય છે તે નિશ્ચયથી તૂટી જાય નિશ્ચય કરીએ એટલે તૂટી જાય નિશ્ચય તૂટી જાય. અમુક ના અમુક ના ટાળે ના કરે એ કેવા પ્રકારના એ કેવા પ્રકારના ચાલે ના જાય ને કેવા પ્રકારના અમુક ચાલે પ્રકારનો જે હોય જે બસ બરાબર સન્મુખ થયેલા હોય એ ટાળે ના કરે અને સન્મુખ ના થયેલા હોય સન્મુખ કરી દે ને હવે તો એ થઈ જાય ઉડી જાય બીજો પ્રશ્ન છે કેટલાક મુનિઓ જૈન ધર્મના નીતિનિયમો પાડી યોગ કર્મમાં પ્રયાસ કરે કોઈ પરમ કૃપાળુ બતાવેલું માર્ગ એ સાચું તેમ માની ચાલે કેટલાક સધર્મની સંસ્કૃતિ છે પરધર્મ બરાબર એમ માની બીજું કાંઈ સ્વીકારવા તૈયાર ન થાય અને હવે કોઈએ કોઈ ગુરુની કંપનીમાંથી કીધેલી હોય એટલે હવે બીજા ગુરુને કહેવાનું માનતા હોય પણ એ બધા જગત પરમાત્મા તો સારા બધાના દર્શન તો કરી ગયા હોય તો એમની ગતિ કેવી જાય જૈન હોય ને ત્યારે જૈનિક માન્ય નિત્ય મળે પણ જૈનિક માન્યતા હોય કેનો નિકાલ કરવાનો વૈષ્ણવ હોય તો વૈષ્ણવ માને એની માન્યતાથી ગયેલો છે માન્યતા એમને છોડી રહ્યો છે આપણે જા આ બધા વૈષ્ણવ વૈષ્ણવ માન્યતાથી બંધાયેલો છે જય જયથી માન્યતા એમને જે માન્યતા હોય ને તેનાથી બંધાયેલો હોય કે આવા માન્યતાઓ બધા બતાવ્યો એટલે હવે બધું પોતાની માન્યતા નિકાલ કરે જૈનો જૈનોમાં માજી મંદિરમાં આવે છે માતાજીના મંદિરમાં આવે છે જૈન વૈષ્ણવ જૈન નિરાશનમાં જાય છે આ બધું અમારી માન્યતાઓ છોડી દેવું દાદા એ વધારે બંધાય છે કે છોડી દે છે વધારે બંધાય છે કે છોડી દે છે વાત કરે છે આવી ગયા એટલે જ્ઞાન લીધું ની આખી પાસે આવ્યા અને આ પોતાના જે માન્યતા છે એના આગળ બહારના લોકો આવી ગયા સર જ્યાં જ્યાં આ જ્ઞાનથી એના કર્મ આ ભસ્મીભૂત થયા નથી ત્યાં સુધી કર્મના આધીન ભમ્યા જ કરે બહારના ઘરે વાંધો ફેરફાર ના થાય આવ્યા હોય તોય પરિપક્વ થઈ ગયેલા એટલે અરે કોઈ એટલે કોઈ ઉભરી જાય અહીં આવ્યો ને ખાતરી થઈ પ્રત્યેક નકામા ના જાય કઈ નું કઈ ફળ આપણે રહે જ નહીં બીજો ત્રીજો પ્રશ્ન ક્રોધથી કેમ તમે મુક્ત થયા ક્રોધથી તમે મુક્ત થઈ ગયેલા જ છો સંપૂર્ણ ક્રોધથી મુક્ત થયા ક્રોધ એટલો નહીં માન ક્રોધ માન માયા લોભ ચાહે નહીં સર્વ વિભૂતિ મુક્ત થયેલા છે સર્વ વિભૂ ચિંતા કરાવે મુક્ત થઈ ગયા તમને પાસે એવું લાગે એવું કે નથી મુક્ત થયું કારણ કે ભૂગોળ શાસ્ત્રી મુક્ત થાય મુક્ત થાય સમજો ને પણ તમને ભાઈ શું થાય આવું ના હોવું જોઈએ આવું ના હોવું જોઈએ જલ્દી સ્વસ્થ થઈ જવાય પણ ક્રોધ તો આવે. Experience. આજે બરાબર. પાછું તરત સ્વસ્થ થઈ જવાય છે પણ ક્રોધ આવી જાય ના એ આવતો નથી એ ડિસ્ચાર્જ થાય છે ડિસ્ચાર્જ થાય છે ક્રોધ એટલે કોનું કહેવાય કે જરી વાર હિંસક ભાવ હોય ક્રોધની વ્યાખ્યા હિંસક ભાવ હોય તો ચોંટો હોય અને ચોંટો અંદર છે ને, હિંસક ભાવ નથી એટલે ક્રોધ જ છે ગુસ્સો છે આ ડિસ્ચાર્જ કરનારી વસ્તુ. ક્રોધ ક્યારે કે આત્મા સન્માયકાર થાય ત્યારે એટલે ક્રોધ માન ના એટલે બધું કરેલું જ છે આ ડિસ્ચાર્જ થવું છે ડિસ્ચાર્જ ના થાય તો આખી એકાંતિ કરેલી જ બધું. એટલી બધી તન્મયતા થઈ ગયેલી સત્સંગમાં અહીંયા આવવાની તન્મયતા એટલી બધી થઈ ગયેલી અને છતાં મારો હાથ ભાગી ગયો બધું કહેવાયેલું છે. કહેજો આપણે. આનું થાય હાર્ટનું થાય એ પણ સાઈડ ઇફેક્ટ ના કહેવાય હાર્ટ નું થઈ જાય તો હાર્ટ ચાલતું હોય હાર્ટ એટેક આવે પછી જીવતો રહે પછી સાઈડ ઇફેક્ટ થઈ જાય હેન્ડીકેપ થઈ જાય ને એટલે સાદી ભાષામાં કે હાર્ટ પાછો સાજો થઈ પાછો જીવન એવા કરતો થઈ જાય છે એ તો હાડકું ખાતે ના ખબર પડી બે વખત તો ઘડી દૂર થઈ જાય ના પણ એવું ના હોય. આ મેજર આ તો જનરલ ના કરાય શું થયું મને કંઈક થાય ફ્રેક્ચર થયું એટલે પાછો હા. આત્મા તો શ્વાસ લેવાય નથી મારી ભગવાન ભગવાન દેહ પ્રતિ જે ભગવાન નિરંતર એને વાપર થાય સંભાળા એ નિરંતર આવો ગોવિંદભાઈ ये है इतना चमत्कार अहमदाबाद की बोला करता तो कर દેહમાં જ આત્મબુદ્ધિ હું જ આત્મા એ દેહાય આત્મા આત્મામાં આત્મા બુદ્ધિ થાય એટલે દેહાય સુધી બરાબર લાયક કરી કરેલી જિંદગી એ ભગવાનની બધી પર લાવે હવે પેલો કહેતો હતો ને, કે ક્યાં જવાના છે એ કહે, આપણે ઘેર ઘેર જવું છે તારે બોલો, એટલે લાવે બિલકુલ રાખીને બહુ गौरव गंधर्व गौरव गंधर्व अचानक श्रीनगर अचानक श्रीनगर करो तो आपको हो रहे हैं अचानक श्रीनगर करो तो अचानक कहना सर कोई जुड़े नहीं ना तो बाबा એ નહીં સમજતું યાદ કરવાથી નહીં બોલ લેવાથી આ બધું એ છે લાવતું શું કરે એ પડું નીકળી હોય ને બહુ લાવે તો ચડ્યો હોય તો પડું નીકળ્યો તો કર્યો હોય ચડી કે ચાટી જાત ચાટે ઉતરા જે ચાટે છે લાલ લાલ હું ના જાગે અહમ જાગે કે મેલ કોઈ મારે નથી લાઈફમાં એ મારી નાખે ચાલે કોઈ વાંધો નહીં અરે સુગંધી આવી કાઢી તૈયાર છે સુગંધી હારી હે દેખાવ હોય બાકી બોલે પાંચે ઇન્દ્રિયો તમે અને પાંચે ઇન્દ્રિયો ઉલટી થયું લાગે એવો કાયદો છે કે ડુંગળીનો બહુ ડુંગળી ખાતા હોય ને અને દીકરીનો ઢગલો હોય ને તો ગંધ ના આવે એવું જ ડુંગળી ખાતો ના ઇજારોમાં બે ડુંગળીના માખડા પડ્યા તો એ ગંધ આવી આવી રીતે થઈ જાય તમારા છોકરાને બોલાવવાની ત્યાં હતા શુક્લ ધરાવે ના આવે એક અવતારમાં લાભ હોય નહીં માણસ કેટલા અવતાર એક અવતાર કોઈ નથી કોઈ કોઈ જાય અમે ગુરુ થવાનું લાયક થઈ ગયું તો પેલા બુદ્ધિ તો કહે ગુરુ થવા એ ના બધું કોઈ લાયક છે ના આવે એવું નહીં એ એસા કરો એસા કરો એસા કરો આવડી આવડી જપડું ચાર પાંચ રે ને કેટલા આયસ કાઢી જપડું વાસરે અંદર ત્યાં મરી ગયો છે એ છે અત્યારે લાયક નથી ને આ ભાઈ કઈ ચાવી નથી મંદિર પાછળ એક પાછળ કઈ ગયું બધું કોઈ કોઈ ચાવી નથી અમે અહંકાર કોઈ ચાવી ગયો અહંકાર પછી કાઢીએ શું કહે અનંત અવતારનું ક્યારે નીકળ્યા તો મારા જેવા હાજરી નીકળી નીકળી કામ કરી પાન વાળા કોઈને દેખાય તો તેમનું એવું થાય ચાલો જઈશું એ લાવે આ બહુ થાય પાંચ દસ હજાર પણ વધારે છે મેં તો હમણાં ખાવી છે હમણાં નહીં ખાવી બરોબર જમાન જેવું હોય. લોકો ખવડાવે છે પણ મનમાં રહે ને તો બધું મન ચોપડા ભૂલી જાય આગળ નામ પણ થાય અઢારનું એક પાન અઢારનું એક પાન થોડી એકા એકાદ બે આને લીધું ચેન્જ કરું હોય પછી ઓછું હોય રાણી સાતના સારા સારા પછી બીજા એડવર્ડ ના પછી પંચમ જોજ પછી આમ ઘટતું જ ગયું કારણ વિચારતા આવે પણ આપણે ફેરવા એ આપણું કામ ફેરવા એ આપણું ફેરવાના જોખમદાર આપણે જે છે વિચાર ફેરવ્યા એ વિચાર આપણે જોખમદાર પેલા જો વિચારના જોખમદાર નહીં અને ના ફેરવ્યા તો પેલા વિચાર જોખમદાર થયા ચાલ ભાઈ વિચાર ફેરવ્યા નહીં આપણે જ ફેરવાઈ ગયા ડબલ ચીકણી ભાઈ તદ્દન સારી વાત નિકાલ કરતા ફરી કર લાગતો થયા તદ્દન ગરમ હતા જરા જોર પડે એ આગળ આ પંદર દાડા દસ દાડા થઈ ગયું છે ત્યારે ફરી સીઝન આવી જશે એ બધું ગોઠવણ આમ ગાડી પહોંચી ત્યારે એક બાજુ ડાકો ને આવી નીકળી જ રહી છે તું શું કરાવી દેવાનું ડાકો નીકળવું કે મારો મજબૂત મારો માલમાં નીચે ભાવ ક્યાંથી માનમાં નીચે ભાવ. કશાયમાં નીચે ભાવ માલમાં કઈ રીતે નીચે ભાવ આપણે કહ્યું ને કષાયમાં હિંસક ભાવ હોય એ નુકસાન કરતા છે કષાયમાં હિંસક ભાવ હોય તો એ નુકસાન કરતા છે તો કે માનમાં હિંસક ભાવ કેવો હોય એ સમજાવો માનમાં હિંસક ભાવ માન માન કષાયમાં હિંસક ભાવ કેવી રીતનો હોય એ જરા સમજાવો માન માનમાં માનવું હા, હિંસક ભાવ માન પોતે જ હિંસક ભાવ માન પોતે જ હિંસક એમને આપ કહો છો કે માન માં તમારા ક્રોધ માં હિંસક ભાવ હોય તો તમે ઘી પડે એવી રીતે માન માં હિંસક ભાવ હોય કેવી રીતના માન પોતે જ હિંસક ભાવ માન પોતે બીજાની હિંસા કરે છે પોતાનું નાની માણસ બીજાની હિંસા કરે છે એ કઈ રીતે એ સમજાવી નહીં કરશે એ તો આમાં કઈ કામની જરૂરિયાત હોય કોઈ સ્વાર્થી હોય મતલબી હોય તો તો નતા રહે પણ બીજાને તો માની માણસ કેવું લાગે આ બંગલા મારા આ મારા આમ તો દેખાડે દેખાડે તો મને ત્યારે આવડે તો માર મારેલો બધું હિંસક ભાવ જ છે શીખે શીખે મોટી આપણે શીખે છે ને અંતર અંતર માટે જ ડોરેક ડોરેક ડોરેક ડોરેક પેલો મહારાજ છે એમ કરી એ તમારે ઊંચા બાધા છે અને ઉપવાસ તો જ્ઞાન કરતો તો ઘણા એસી એસી ઉપવાસ કરે એ તો અજ્ઞાન વધારે ફેલાઈ જાય રજૂઆત ના કરીએ કે વાત રજૂઆત કરી આમ નહીં મસ્ત કઈ પણ તોય આ હવાનું તો આવે કિંમત કિંમત નહીં કિંમતનું નામ પાડે ચાલે હવે થોડું સહેજ કરી મતલબ હવે થોડોક થોડોક થયો છે હા થોડોક જો દુઃખી દુઃખી છોકરા દુઃખી એટલે આપે સાકાર જોવે પેલો છોકરો આપણે કે તમારે આવશું મારે લેવા દેવા કે છે પછી આપણે બાપને કહે જો તમે ના જોયું કે આ છોકરો મારો આ બીજું બી આવીએ એટલે હું કીધું વેલો વેલો વેલો બીજું બેઠું એમાં દુધિયા બે બધા બાપ છોકરો ચાલીસ ચાલીસ ચાલીસ પછી બોલું હાથ વાર પછી બોલવું નહીં હા નિરાશ થઈ વગર તો જાય અને એવું છે અને ભૂલ જ હોય આવે હે એ તો એવી રીતે દુનિયાનો ક્રમ છે કે બાપ દીકરાનું ધ્યાન રાખે આજે કોઈ બાપ છોકરો બાપ નું ધ્યાન રાખે એના છોકરા એનું ધ્યાન રાખે આવડું બિલકુલ અવળું છે બિલકુલ અવળું છે દાદા અને પછી ધ્યાન આપણે રાખે નહીં મિલકત એના નામ પર કહીએ રાખે થોડી મિલકત વેચી અને કોઈ દુખ્યા દુખ્યા હજાર બે હજાર આપીએ પાંચ બે પડશે પાંચ ના કહેવાય ગુણ કઈ બધી આખી જિંદગીમાં તમારા તમારા પડતા છે તમારા પડતા ના ચૂકી છે કે અને પેલા કહેવા નહીં કર મારું છે ને લીધે એમાં તમારે શું લેવાનું એનું આપણે કદાચ આખી જિંદગી ભત્રીજા પડે ચાકરી કરાવે ને મસ્તી કરી છોકરાને આપીને જાય હા કોઈ છોકરો છોકરો વાલો કાકરી કરતા છોકરો તો એમ જ તે બહુ ચાકરી કરી અને બોલાવી ચાલી આવી <laughs> ખરી રીતે આ પૈસા જ છે ચૂકવાય પૈસા બીજું કશું નથી તો દેખ છોકરાને બહુ કાળજી રાખ રાખ કરે કરે અને છોકરા હારું મોડે રાખ રાખ કરે ને આમ રાખ રાખ કરે પોતે જરાક ભીડ વેચીને પણ તારા ફાધરને ફોટો દેખાતો નથી તો કે નહીં હોય તે તારા હાથ ફોટો તમે પૂજા શા નહીં કરો છો સાધનશીલ પૂજા કરો સાધન પૂજા કરી હોય તો આઠ હજાર ત્રણ પૂજા કરશે જ ને. આપણી રીતે કરો છો. ના કોઈ ના કરે કે હા બસ વાત. ગાયો બેસે છોડી દે પાંચ વર્ષ થાય અને પાંચ વર્ષ છ છ મહિના બાર મહિના થાય છ મહિના શું થાય શું થાય અને પછી એમાં તો બે વાર નો થાય ને ત્યારે દહીં થઈને આવ્યો છોકરો અમને તો નહીં કાયદો લાગે નહીં કાયદો આ સહેજ થાય છે ભ્રષ્ટા સમજ છે ને રજનીશજી કહેતા ને there is no law in the nature. કે there is no law in nature કુદરતમાં કોઈ કાયદો નથી ના જે કાયદા છે એ જુદા છે પણ આ મનુષ્ય ના કાયદા તો નથી કુદરત આ કોર્ટો ના કાયદા કારણ કે મનુષ્ય ના કાયદા એમ કે છે કે મનુષ્ય જ બનાવ્યા છે પોતાના ઇન્ટરેસ્ટ ના આ ફોરેનર લિમિટ અઢાર વર્ષ અને આખું લિમિટેડ નહીં ને સાત પેઢી થાય તો મારા છોકરાને રોજ સાતમી પેઢીએ કેટલા વર્ષ કેવું મારે ભગવાન મુજબ કે આ દેશમાં કઈ આવ્યો હું બધા ક્યાં આપ્યું ભૂલ છે વિજ્ઞાન સાથે સંમત કરાવે મેળવ્યા લંબો હતો ને એટલે વસ્તી વધી નવરાત્રી આવે ને નોરતા નવરાત્રી હા નવરાત્રીમાં ભાઈ જીયા નવી રાત્રિ ઊભી થઈ આવી તો આવી નહીં તો ભાઈ મેં તો ગયા દેશમાં દરમિયાન છે. તણ્યા હોય તો જાય ના તણ્યા સારા કલ્યાણ છે ધર્મ બરમ બરોબર વિજ્ઞાન બરોબર કલ્યાણ ફરી ફરી આવો તો આયા નહીં દસ સાલ મરી જાય માયા હોતો બે ને ઉતારે બધું શક્તિ બધી કાઢી મજબૂત કરી એટલે પ્રતિક મજબૂત કરવાની જગ્યા મળે જગ્યા રાખીએ તારું એટલે પ્રતિમા કરજો ફરી આવું નહીં જવાનું એમ કે નવનીતભાઈ ફરી આવું જવાનું નહીં તારીખ ત્રીસ ચાર ત્યાંથી મહાત્મા ક્રિકેટ સિવાય ત્યાં વડાળા સવારે આ પાંચ સમજાયું હતું કે જે રાગ ને દ્વેષ અને નો અહંકાર જે મનમાં આવતો હોય તેને જોયા કરવું રાગ અને દ્વેષ અને કરતાપણા નો અહંકાર જે મનમાં આવે એને જોયા કરવું એમ આપણે એ છે જે આત્મા સિવાય છે તાવડો બરાબર અને તાવડામાં વસ્તુ વસ્તુ જે શું વસ્તુ રાખીએ આપણે ખાવાની વસ્તુ પાણી હવે ખાવાનું નાખી વસ્તુ બી નાખીએ તો હવે વાણી બોલીએ એ બધા તાવડામાં ફેરફાર થયા કરે ક્યારેક જોયા કરે કે લાલ થઈ ગયું આંગળી ના ચાલે આંગળી ના આ આ- આ નાખવાથી અવલાવ થયું આ વસ્તુ થયું આપણા લોકો છે બટાકા લગન મને વાગ્યું થયું મને એને તાવડા લાગે થઈ ગયું આ તો આ એ જ છે, એ જ નાતા રસ્તાઓ છે શું છે એમ પણ શું થયા કે આ કેમિસ્ટ તરીકે જોયા જ કરવાનું તે અમે ઠીક ઠીક કરીએ છીએ તે હું ઠીક ઠીક કરું છું અને પંદર એક દિવસથી આવું છું તો એમાં મને જાગૃતિ ઘણી વધી ગઈ છે હતું બેભાન પણ બહુ નિરંતર નથી રહેતું નિરંતર છે નિરંતર પણ કઈ આ ફાઇલ વાળું વિશે ચાલે છે બરાબર જાગૃતિ નિરંતર છે થયેલી છે અને આ પ્રકાર કરે તો આપણી નિરંતર થયેલી છે પણ બેઠા જાગૃતિ તો છે પણ તો અનુચિત દેખાય મન ગયું હે તેમાં મન જાય ના અનુચિત દેખાતી નથી જાગૃતિ છે તો પૂરેપૂરી નથી છે કે વચ્ચે ટ્રાફિક દેખાય છે પૂરો તો તે ટ્રાફિક પૂરો કરવા માટે કઈ પુરુષાર્થ કરવો પડે ને આપણે જોયા કરે પુરુષાર્થ કરવાનો ને એ જોવાનું હોય એ કર્યું આપણે જોયા ચાલો શું બને છે જાગૃતિ એટલે શું લાભ જાણવાનું એ જ હું કરું છું તો મને લાભ ઘણો થાય છે મને લાભ ઘણો થાય છે જાગૃતિ માં મને લાભ ઘણો થાય છે લાભ થાય છે પણ આ જાગૃતિ નથી કહેવાય છે ને તે વચ્ચે બસો આવી તે બસો આપણી પાસે કઈ યોજના પર ગોઠવેલી છે અને સુઈ ગઈ છે બીજા કર થઈ બસ આ ના દેખાય તેમાં જાગૃતિ નથી તે સમજ્યો હવે સમજ્યો એ મિસ્ટેક હું સમજ્યો તો તમે તો બ્લન્ડર કરવાનું કાઢવાનું પ્રોમિસ આપ્યું હતું અને તમે તો બ્લન્ડર કાઢવાનું પ્રોમિસ આપ્યું હતું ને મિસ્ટેક કાઢો છો મિસ્ટેક પણ કાઢી આપો છો નિશ્ચય થાય. મિસ્ટેક પણ કાઢી આપો છો જરા- જરા બાકી હોય એમાં mistake ના થાય તો આપણે કઈ જ બોલીએ. પણ વાંધો છે ને હવે. ના કૃપા છે ના એ તો હોય છે ને કૃપા પો- પોતે પોતાની પર કૃપા છે ને હા ક્યાં પારકા પારકા ઉપર ક્યાં અભેદ ભાવ છે જ્યાં અભેદતા છે અભેદતા છે. ત્યાં બીજું છે દાદા મહાવીર સ્વામી એ સાડા બાર વર્ષ તપ કરેલું દીક્ષા લીધા પછી મહાવીર સ્વામી એ મહાવીર સ્વામી એ સાડા બાર વર્ષ તપ કરેલું દીક્ષા લીધા પછી તે સાચી વાત હશે તે સાચી સાચી પડે છે તપ તો તમે કરી રહ્યા છો ને તમે કરી રહ્યા મહાવીર ભગવાન મહાવીર એ કરતા આપણે કરીએ કહેવા શું માનો મારે કહેવા માંગુ છે કે એ કઈ જાતનું તપ કરતા હતા એ કઈ જાતનો તપ કરતા હતા એમ જાણવું છે બાળકોને ખબર ના પડે એવું તપ બાળકોને ખબર ના પડે એવું તપ અધિક તપ અધિક તપ અનાજ દેશમાં ત્યાં જબરદસ્ત અધિક તપ કરવું પડ્યું આ બાવન માળ વાગ્યા છે એ ગાળો હોય માં દહેજ મણી બધું ગાળો. એ અનેક તપ રહ્યા કરે. કોને ગાળો છે તે જાણે પોતે પોતાને જાણે અને જુએ જે જે જરૂર ના થયા કરે. એ જરૂર ના થાય એ અનેક તપ કપાય ખરું આમ હૃદય હાથ લાય લાય તો બહાર ખબર ના પડે બહાર અધિક અને બહાર જે ખબર પડે જે તપો એ કોને બદલાય એ નકામા જાય આપણા દાદુ આગળ કોઈ પણ માણસ જી સાધુ બાવાઓ બાવાઓ આમાં કર્મ ની નિર્જરા થાય આમાં કર્મ ની નિર્જરા થાય ના આપણે અનેક અધિકમાં અધિક તપમાં તમને નિર્ધાર થાય કારણ મને કોઈને બાંધવું નથી પાપ કરવું નથી પેલા તો કોઈ બાંધવાની તક તેનાથી તક કરી રહ્યો છે દાદા એક પ્રશ્ન હતો બેન અમે સાથે આવીએ છીએ બસમાં જઈએ છીએ એક પ્રશ્ન પૂછવો છે કે બેન અને અમે સાથે બસમાં આવીએ છીએ તો કઈ વાતચીત થઈ હશે તો એવો તો આપણે આમ જૈન ધર્મનો નથી બ્રાહ્મણ છે તો ભાવ મરણ એટલે શું બેન સૂર્યાબેન જૈન ધર્મ ના નથી એટલે આ શબ્દ ટેકનિકલ શબ્દ ની નહોતી સમજાવી પડતી તે ભાવ મરણ એટલે શું એવું મને પૂછતા હતા તો અમારી પોતાની સમજણ એટલી બધી હજી ક્લિયર નથી પ્રકારના મરણ અને ભાવ કે લોક પરોપકાર ભાવ મરણ થાય એ ભાવ નું મરણ છે આપણા આત્મા જે ભાવ છે તેનું મરણ થયું આત્માનો સ્વભાવ છે એનું મરણ થયું એ હિસાબ નહીં ગુસ્સો કરે હા એટલે સાંભળો એક જાતનું કસાઈ કરો એટલે બધા કોઈ પણ કસાઈ કરે દાદા હા આજે આપ કહો છો ને એટલે જે લોકો જૈન ધર્મ ના સંસ્કારમાં ન હોય તેને કેટલાક પ્રશ્નો એ ભાષા વિશે ઉદ્ભવે કે આપતો તો પરભાવમાં આવી ગયા જેવો ક્રોધ કર્યો એટલે સ્વભાવમાંથી પરભાવમાં આવી ગયા તમારો હતો નથી પણ થોડો પણ કઈ અંશે પહોંચ્યો હોય છે પરભાવમાં આપો થઈ જાય સ્ટીલમાં થઈ જાય જીતો હોય મારો મારો જીતો હોય તો જીતો ગયા આમાં આવે રૂમમાં રંધાઈ આખો પ્રભાવ સાધારણ તો પ્રભાવમાં જઈએ આવે એટલે અને પરભાવ વગેરે આત્મા હોય એકલા પરભાવ એકલામાં ના હોય પરક્ષેત્રમાં હોય પરક્ષેત્રમાં હોય પરદ્રવ્યમાં હોય સરકારમાં હોય દરિયા ક્ષેત્ર કાળ અલ્પકાળમાં કાળ પોતાના કાળમાં ના હોય પોતાના કાળમાં મરણ નહીં અને પરકાળમાં મરણ સ્વકાળમાં મરણ ના હોય આત્માના પોતાના સ્વકાળમાં મરણ તો પરદ્રવ્ય એટલે શું પરદ્રવ્ય દ્રવ્ય એટલે શું પર દ્રવ્ય સ્થૂળ સ્થૂળ તત્વ વસ્તુ સતત્વ તત્વ ને દ્રવ્ય કે બરાબર રાજી છે એટલે આપણે ગુનેગાર નથી હું કઈ તો ખરું ને માટે પ્રતિક્રમ કરી દેવાનું શરીર જોડે જે કઈ આગળના તો અને આપણે કોઈને કશું મળી ગયું હોય તો તરફ અગર અગર બાર દિન પછી તમને લડે એવું ના હોય શું? શૂટ ઓન સાઈડ હા બધા લોકો પાસે ઊંઘાડે. કારણ દેશી રાશિ કરતો છે હા, દેશી રાશિ એટલે રોજ તો કપડો હોય છે. રોજનો કપડો હોય છે. રોજનો કપડો યાદ રાખે બરાબર તીર દાખલ આવે યાદ કરે, યાદ કરે, યાદ કરે. એટલે વાંચવું કામ થાય દરરોજ ન આવે ને દાદાજી તો આપડે લખવાનો જ ન આવે દાદા લોભ કોને કેવાય લોભ લોભ લોભ કોને કેવાય શક્તિ હોય આપણી પાસે મદદ કરવાની શક્તિ હોય લોકો ધન જાણતા કે દસ હજાર રૂપિયા આપે એવા છે શીખી રહ્યા અને આપણે દસ હજાર નોટ આપી કઈ રીતે ચાર હજાર પાસે આવ્યો આપણામાં શક્તિ હોય બંધાતું દેવાની શક્તિ હોય આપણે દસ હજાર દેવાની શક્તિ દસ હજાર નોટ દઈને લગભગ એ જમાનામાં બરાબર નાઇન્ટીન